હા બોલો પ્રશ્ન તો જજે આપણે આ જે શ્લોકમાં જે ભક્તિની વાત આવી ને તો સિદ્ધાંત રહસ્યની પુરુષોત્તમજીની ટીકામાં છે ને મહદ વિમૃગ્ય ભક્તિ એવું બહુ વાર આવે છે તો એનો અર્થ શું થાય છે આ ભક્તિનો અર્થ છે મહદ વિમૃગ્ય ભક્તિ એ શબ્દ બહુ આવે છે પુરુષોત્તમજીની ટીકામાં સિદ્ધાંત રહસ્યમાં એટલે મોટાઓ પણ જેને શોધતા ફરે છે એવો ભક્તિ યોગ હા હા જી હા જે છે ધનવર પ્રણામ એટલે આગળ આપણે સોળમા શ્લોકમાં જોયું કે જ્યારે વાસુદેવની કથામાં રુચિ થાય એટલે જે ભક્ત હોય એ ઘરનો ત્યાગ કરે મહાપુરુષોની માં શ્રદ્ધા રાખી અને તેમની સેવા કરે તેને વાસુદેવની કથામાં રુચિ થાય છે તો એક કથામાં રુચિ થાય તો પછી તેનું ફળ શું મળે તો સત્તરમા શ્લોકમાં એમ બતાવ્યો કે ભગવાન હૃદયમાં બિરાજી અને તેમના અભદ્રો એટલે થોડી ઘણી રહેલી જે કામનાઓ છે એ પૂર્ણ કર પૂર્ણ થઈ એટલે એના અપદ્રોને દૂર કરે છે એ વાત આવી તો એ અપદ્રો દૂર થઈ ગયા પછી શું થાય છે તો એ જીવની અંદર એટલે કે એવા જે ભક્તો છે એમાં નૈષ્ટિકી ભક્તિ ઉત્પન્ન થાય છે અને એવી ભક્તિ ઉત્પન્ન થાય ત્યારે આપણે કાલ વગેરેના થતા ઉપદ્રવો જણાય નહીં એટલે કાલ કે બીજા કોઈ ઉપદ્રવો તેમને હેરાન કરતા નથી એમની ભક્તિ નૈષ્ટિકી ભક્તિ છે તેથી હવે એની આગળના શ્લોકમાં કહી રહ્યા છે કે આટલા સુધી પુરુષે પ્રયત્નો કરવાનો હોય છે એટલે અત્યાર સુધી આ બધા કર્યા એ પુરુષ એટલે કે જીવ તરફના પ્રયત્નો છે કર્યા એને આગળનું કાર્ય પોતાની મેળે થાય છે એમ નીચેના શ્લોકથી આરંભી ત્રણ શ્લોકથી કહે છે એટલે હવે જે આગળનું કાર્ય એની મેળે થશે તેવું નીચેના શ્લોકથી કહે છે શ્લોક સદા રજસ તમો મોભાવાહ कामलोभादश्चये चेत् एतेरना विद्यम સ્થિતમ સત્વે પ્રસિદ્ધતિ અને ત્યારે કામ લોભ વગેરે રજોગુણ અને તમોગુણના કાર્ય એમનાથી વિંધાયા વિનાનું ચિત્ત સત્વગુણમાં રહી પ્રસન્ન થાય છે એટલે કે કામ અને લોભ એ રજોગુણ અને તમોગુણનું કાર્ય કરે છે કાર્ય છે તેથી તેમના એને એમનાથી વિંધાયા વગર સત્વગુણને પ્રાપ્ત કરી અને પ્રસન્ન રહે છે એવી ભક્તિ થાય ત્યારે તો ચિત્તના સ્વરૂપનો નાશ થાય છે એટલે જ્યારે આવી નૈષ્ટિકી ભક્તિ થાય ત્યારે ચિત્તના સ્વરૂપનો નાશ થાય છે જેથી આ ચિત્તના સ્વરૂપનો નાશ એટલે મને નથી થોડો ખ્યાલ આવ્યો આગળ વાંચો થઈ જશે ભલે તે ત્રણ ગુણો વાળું છે ગુણો પોતાનું કાર્ય કરે છે અને તેથી તેવા ચિત્તવાળાનું હૃદય કોઈ પણ સમય ભગવાનનું આસન થતું નથી એટલે કે ચિત્ત આપણું જે છે એ ત્રણ ગુણોથી છે એટલે કે રજોગુણ તમોગુણ અને સત્વગુણ વાળું છે તમોગુણ વાળું ત્રણેય ગુણો વાળું હોવાથી તે ભગવાનનું આસન બની શકતું નથી પરંતુ જ્યારે તેવા ચિત્તના કારણભૂત રજોગુણ અને તમોગુણનું સત્વપણું થાય છે એટલે જ્યારે રજોગુણ અને તમોગુણ મટી જાય અને સત્વપણું થાય ત્યારે એટલે કે જે સ્પર્શમણીના સ્પર્શથી તાંબુ અને લોડું સોનું થાય છે અને તેથી તેમનું બનેલું વાસણ ત્રણથી આખું સુવર્ણ થાય છે એટલે કે જેમ પારસમણીના સ્પર્શથી તાંબુ અને લોડું સોનું બની જાય છે તે તેથી તેમનું બનેલું વાસણ ત્રણથી ત્રણથી એટલે રજોગુણ તમોગુણ અને અહીંયા ફૂટનોટ આપી છે એમાં એવું કીધું છે કે ત્રણથી એટલે કે તાંબુ લોડું અને સ્પર્શમણીથી એટલે કે પારસમણીથી તાંબુ લોડું રજોગુણ તથા તમોગુણ જેવા અને ભક્તિ પારસમણી જેવી સત્વગુણ સત્વ એટલે કે સુવર્ણ જેવું છે એવો ભાવ અહીં કયો છે આખું સુવર્ણ થાય છે તેવી રીતે જેને ભક્તિનો સંબંધ થયો છે તે ચિત્ત સત્વગુણ વાળું થાય છે એટલે કે જેને જેનો ભક્તિ સાથે સંબંધ થયો છે તેમનું ચિત્ત સત્વગુણ વાળું થાય છે રજોગુણ અને તમોગુણના કામ ના કામ ક્રોધ વગેરે અને કામ લોભ વગેરે સત્વની સાથે ભળીને થયેલા કાર્યો છે રજોગુણ અને તમોગુણના ના કામ ક્રોધ વગેરે જે છે એ સત્વગુણની સાથે ભળી ગયેલા કાર્યો છે ચ શબ્દથી બીજા પણ ગુણો ભળીને થયેલા કાર્યો છે એટલે ચ શબ્દ કહ્યો છે જેનાથી બીજા બધા પણ ગુણો ભળી ગયેલા છે તે તટસ્થ રીતે તટસ્થ તરીકે જણાવેલા છે આ જે જે થોડું સમજ નથી પડી હા મો વગેરે જે પ્રસિદ્ધ કાર્યો છે તે બધા કાર્યો ઘર વિનાના થયેલા હોય તેવા જણાવેલા છે તેથી શ્લોકના પૂર્વાર્થમાં ક્રિયાનો સંબંધ એટલે કે ક્રિયાપદ નથી તે ગુણોના કાર્યો અકસ્માતથી આવેલા હોવા છતાં પહેલાની વાસનાથી ચિત્ત સાથે તેઓનો સંબંધ કેમ ન થાય એવો પ્રશ્ન થાય તેથી ઉત્તરાર્ધ કહેલો છે તેઓના ચિત્ત સાથે સંબંધ થતો નથી કારણ કે આ કાર્ય દોરા જેવા હોય તેમના મૂળ બનેલ ગુણોરૂપ સોય વિના તે ચિત્તને વીંધવા શક્તિમાન થતા નથી એટલે કે જો સોય હોય તો જ દોરો અંદર પરોવાય અને તો જ આપણે બીજું કોઈ કાર્ય થઈ શકે એટલે ખાલી દોરાથી કોઈ કાર્ય ના થઈ શકે તેથી આ બંને કાર્યો એટલે કે રજોગુણ અને તમોગુણને દોરા જ કીધા છે સોય વગરના દોરા તેથી ચિત્ત આમનાથી વિંધા વિનાનું રહે છે એટલે ચિત્ત હવે ચિત્ત એમનાથી વિંધાતું નથી તેવા સમય સમયને લઈને અવસ્થા પ્રાપ્ત કરતું હોવા છતાં પણ સદા ઉત્પન્ન થતી ભક્તિના સ્વીકારથી તે ભક્તિનું સ્થાન બનેલ સત્વગુણના ચિહ્નવાળું હોય ભગવાનનો તેમાં આવેશ થવાથી પ્રસન્ન થાય છે અને પ્રસન્નતા એટલે કે ચિત્તથી કાર્ય કરનારાઓના સર્વ કાર્યો સિદ્ધ કરાવનારા ઉત્તમ પ્રકારનો પ્રકાશ એટલે ચિત્તની પ્રસન્નતા એટલે શું તો ચિત્ત ચિત્તથી એટલે કાર્ય કરનારાઓ જે છે સર્વ કાર્યો સિદ્ધ કરાવનારો ઉત્તમ પ્રકારનો પ્રકાશ છે એટલે કે જે આપણા હૃદયમાં થાય અને આપણું ચિત્ત પ્રસન્ન થાય તેને આપણી પ્રસન્નતા કહી શકાય હવે તમને જે જે વિષયમાં કઠિનાઈ આવી તે સંબંધમાં કોઈને કઈ સ્ફુરિત થતું હોય અર્થ તો જણાવો હા જીજી એટલે એમને જે કીધું ને કે બીજો છે તટસ્થતા ભાડો જે જે કહું ચિત્તના નાશ નું જણાવો હા હા તો આમાં છે ને નૈષ્ઠિકી જે ભક્તિ ઉત્પન્ન થાય છે એ પહેલા જે ચિત્તની અવસ્થા છે એમાં કામ બહુ હચી ગયો એટલે કામ હજી હજી કામ એમાં રહેલો છે તારો એકો બહુ આવે છે વાઇક બહુ છેટું રાખ એ હા એટલે નૈષ્ટિકી ભક્તિ ઉત્પન્ન થાય એ પહેલા શું થાય છે કે એના ચિત્તની અંદર કામ હજી છે હચમચી ગયેલો છે એટલે નાબૂદ નહીં થયો એટલે નૈષ્ટિકી ભક્તિ થયા પછી એ સદંતર નાબૂદ થઈ જાય છે જે કામ છે એટલે રજોગુણ ને તમોગુણ માંથી અવસ્થા પરિવર્તિત થઈને સાત્વિક અવસ્થામાં ચિત્ત પહોંચે છે એટલે ચિત્તનો જે જૂનો સ્વરૂપ હતો એનો નાશ થાય છે અને નવું સ્વરૂપ સાત્વિકી સ્વરૂપ ધારણ કરે છે એવું અહીં કહેવા માંગે છે એવું લાગે છે હા ઓર કોઈ એટલે જે જે એટલે જો ચીજ તો આપણે પ્રકૃતિના બનેલું હોય તો રજોગુણ તમોગુણ અને સત્વગુણ ત્રણેયથી આવે ને હા તો એમાં રજોગુણ ને તમોગુણ ગયા હજુ સત્વગુણ તો આ જો રહેલો છે ને તો નો નાશ કહેવાનું કારણ એટલે એની ત્રિગુણાત્મકતાનો નાશ એ તાત્પર્ય છે હા એટલે આ પેલા સુવર્ણના એનાથી લેવાનું પર્સ મણીને અહીંયા કહ્યું ને કે તદાતુ ચિત્તસ્ય સ્વરૂપમ નશ્યતિ ત્રિગુણાત્મકમ હિ ચિત્ત છે ત્રિગુણાત્મક છે અને જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે ચિત્તના સ્વરૂપનો નાશ થાય છે નાશ થાય છે એનો મતલબ એની ત્રિગુણાત્મકતા નષ્ટ થઈ જાય છે અને કેવલ એ સત્વાકાર બની જાય છે ઋણ બચી જવું પણ તો ગુણ તો રહી ગયા ને અંદર નિર્ગુણતા તો સિદ્ધ ના થઈ કહેવાય ને તો નિર્ગુણતા નું કોણ કહી રહ્યું છે એવો દાવો નથી કરી રહ્યા નહીં એટલે આપણે એમ કહીએ કે ત્રિગુણાત્મકતા ખતમ થઈ ગઈ એ કેવી રીતે કહેવાય કેમ કે ભલે એક ગુણ સાત્વિક સારો હોય પણ એ તો બચેલો તો છે જ ને હજી નષ્ટ થઈ એવું તો ના કહેવાય એક એક ગુણાત્મકતા થઈ ગઈ હા એટલે એવું લાગે છે નૈષ્ઠિકી ભક્તિમાં સત્વગુણ પરમ અવસ્થા છે એવું લાગે છે નિર્ગુણ અવસ્થા તો શું છે આપણે પુષ્ટિ ભક્તિ માર્ગીય કદાચ પરિપ્રેક્ષ્યમાં એ શબ્દ વપરાતો હશે પરંતુ અન્ય જે ભક્તિ માર્ગીય જે મર્યાદા માર્ગીય કે જે અન્ય જે ભક્તિ માર્ગીય છે એમાં તો સત્વગુણની જ મહત્તા વિશેષ બતાવી છે ને અહીંયા મૂળમાં તમે ધ્યાન આપો ચેત એતૈર અનાવિધમ સ્થિતમ સત્વે પ્રસિદ્ધતી તો અહીંયા એનાથી વધારે અપેક્ષા પણ નથી તો એની જ વ્યાખ્યા કરી રહ્યા છે કે ચિત્તના સ્વરૂપનો નાશનો મતલબ અહીંયા જે ત્રિગુણાવસ્થામાં છે એ સત્વ સ્વરૂપ બની જાય એ આનું રિઝલ્ટ છે નેટ રિઝલ્ટ એટલે રજસ્તમો ભાવા કામલોભાદય એ એતૈર અનાવિધમ તત્વે ચેત પ્રસિદ્ધતિ કેમ કે અહીંયા એક જાતના પ્રસાદ રૂપ ફલની પ્રાપ્તિ તરફ નિર્દેશ કરવો છે તો એ સત્વમ સુખે સંજયતી એ જે ભગવાન આજ્ઞા કરે છે એ સત્વગુણથી એ સિદ્ધ થઈ રહ્યું છે એ વાત બતાવી રહ્યા છે પાછો આગલા શ્લોકમાં જે વાત આવી કે થોડા તો બચી જાય છે જેટલા ઉપયોગી છે તો એટલો રજોગુણ અને તામસ ગુણ પણ રહેશે કે નહીં આગલા શ્લોકમાં આવ્યું ને કે ઠાકોરજીની જે કથા છે એમાં એવી ઈચ્છા થવી કે મને હજી જોઈએ છે એની અંદર લોભ થવો કે એમાં આસક્તિ થવી તો એ જે રાજસ અને તામસ ગુણના કાર્યો છે એ તો હોવા જોઈએ ભક્તની અંદર તો ત્યારે આપણે વાતને જોઈ હતી ને કે નષ્ટપ્રાય થયા છે તો એવું અહીંયા પણ સમજવાનું એટલે કે રજસગુણ અને તમોગુણના કાર્ય જે છે એમનાથી વિંધાયા વિનાનું ચિત્ત એટલે કે નષ્ટપ્રાય જેવું સમજવાનું મુખ્ય રૂપે સત્વમાં સ્થિત થઈ બીજો શું મુદ્દો હતો તમારો નું એનું એક અહીંયા માં આપેલું છે હા એટલે એ જે કહ્યું ને જે આપણે હમણાં જ વાંચ્યું ને કે રજોગુણ અને તમોગુણના કામ ક્રોધ વગેરે કામ લોભ વગેરે સત્વથી સાથે ભળી ગયેલા કાર્યો છે એટલે આ બધું કેવી રીતે રજોગુણ ને તમોગુણ ને સત્વની સાથે ભળી ગયેલા છે તો એ કેવી રીતે બને સત્વ તો અલગ થયું રજોગુણ ને તમોગુણ કેન્સલ થાય ને સત્વ તો રહેલું છે તો અહીંયા એવું વાક્ય આપ્યું છે કે રજોગુણ અને તમોગુણના કામ ક્રોધ વગેરે અને કામ લોભ વગેરે સત્વની સાથે ભળીને થયેલા કાર્યો છે એનો એ પૂછી રહ્યા છે કે રાજસ અને તામસ સાત્વિક થી અલગ છે પણ મને આમાં એ જ લાગે છે કે નષ્ટપ્રાય વાળી વાત છે ને એ છે કે સત્વસ્થ હોવા છતાં પણ એ લોભ વગેરે છે એની અંદર થોડા અવશિષ્ટ છે પડી ગયેલા છે મને એવું લાગે છે પૂર્વાવસ્થાની થોડી વાત કરી છે અહીંયા એટલે એ યુક્ત છે એ જે ગુણ છે ને એ યુક્ત એટલે બતાવ્યા છે કે એ આ જે અવસ્થા આવે છે વિંધા આજે આ શ્લોકમાં જે અવસ્થા બતાવી છે એ પહેલા એની અંદર ત્રણેય ગુણોનું સમિશ્રિત હોય છે એટલે આ તો અહીંયા જેનું નિવારણ થાય છે એનું વર્ણન કરી રહ્યા છે रजस्तमो भाव काम क्रोधादय काम लोभादय मिश्र सत्व भाव चकारात मिश्रा अन्य भी भाव ते तटस्थतया निर्दिष्टा एट्ले तदा रजस्तमो भाव काम लोभादय ये एक સત્વે ચેત પ્રસિદ્ધતિ તો અહીંયા કયા કયા ભાવો નિવૃત્ત થાય છે એના તરફ નિર્દેશ કરી રહ્યા છે પંકજ તારો ફોન બોલ્યા પછી મ્યુટ કરે એના કારણે એકો ઘણો આવે છે એટલે જે જે ભાવો અહીંયા નિવૃત્ત થઈ રહ્યા છે એના તરફ નિર્દેશ કરી રહ્યા છે કે કામલોભ કે કામ ક્રોધ આ બધા જે રજોગુણના મિશ્રણથી થનારા છે રજોતમો ગુણના મિશ્રણથી એ બધા જેવી રીતે જાય છે તેવી જ રીતે એ સિવાયના જે અન્ય મિશ્ર પ્રકારના ભાવો છે એટલે રાજસ સાત્વિક કે રાજસ તામસ સાત્વિક કે તામસ તામસ તામસ રાજસ રાજસ રાજસ વગેરે આ જે મિશ્ર ભાવો છે એ બધાને પણ અહીંયા સમજી લેવાના છે ચકારથી એ ભાવો કેવા હોય એનો પ્રભાવ એટલે તામસ તામસ નું કાર્ય કરે રાજસ રાજસ નું કરે જે ભગવાન ગુણો ના કાર્ય બતાવે છે કે ક્રોધ હોય ચંચલતા રાજસ ગુણ નો ગુણધર્મ છે તો મિક્સ વાળા કેવા હોય એટલે કે થોડું આ પણ થોડું આ એવી રીતે એટલે જેમ ક્રોધ એ લાવો તો ગીતાજીનું મૂળ જેમ સત્વા સંજાય છે જ્ઞાનમ રજસો લોભ એવ છે પ્રમાદ મોહ તમસો ભવતો જ્ઞાનમ એવ છે સત્વથી જ્ઞાન થાય છે રજસો લોભ એવ છે એનાથી લોભ થાય છે રજોગુણ થી અને પ્રમાદ અને મોહ એ તમો ગુણ થી થાય છે रजो रागात्मकम विद्धि तृष्णा संग समुद्भवम તન્નિબધનાતી કૌંતે કર્મ સંગેને દેહિનામ આ ત્રણેય જે ગુણો છે એ કોઈને કોઈ રીતથી બાંધે પણ છે સત્વગુણ છે એનું પરિણામ સુખ છે કે જ્ઞાન છે તો જ્ઞાન કે સુખથી બાંધે છે રજોગુણ છે એ રાગાત્મક છે એ એનાથી તૃષ્ણા ઇત્યાદિ સંગ વગેરે એનાથી પેદા થાય છે એના દ્વારા એ બાંધે છે તામસ તમોગુણ છે એ અજ્ઞાનથી બાંધે છે એ જ રીતે પ્રમાદ આલસ્ય નિદ્રા વગેરે છે એના પ્રભાવો છે હવે રજત તમસ ચાભિભૂય સત્વમ ભવતી ભારત રજા અને તમોગુણ છે એનો અવિભવ કરી અને સત્વ થાય છે એવી રીતે રજત સત્વમ તમસ ચૈવ તમસ સત્વમ રજત થતા તો રજ અને સત્વને અભિભૂત કરીને સમ થાય છે અને સમસત્વને અભિભૂત કરીને રજ થાય છે એમાં લોભ પ્રવૃત્તિ આરંભ કર્મણામ અશમ સ્પૃહા રજસ્થિતાની રજુગુણ જ્યારે વિવિધ પામે ત્યારે લોભ પ્રવૃત્તિનો આરંભ સ્પૃહા આ બધા વધે છે જ્યારે તમોગુણ વધે છે ત્યારે અજ્ઞાન પ્રમાદ મોહ વગેરે વધે છે જ્યારે સત્વ વધે છે તે વખતે એના અન્ય જે સદગુણો છે તે જાગૃત થાય છે સત્વથી જ્ઞાન થાય છે રજોગુણથી લોભ થાય છે અને પ્રમાદ અને અજ્ઞાન વગેરે એને થાય છે હવે આ તો શુદ્ધ પ્રકારો છે પરિણામો છે જે તે ગુણના પણ જેવી રીતે દરેકની અંદર કોઈક ને કોઈક પ્રકારની ડિગ્રી હોય જેમ છે મહાપ્રભુજી જ્ઞાનના સંબંધમાં કહે છે કે જ્યારે ચિત્તની અંદર રજોગુણ હોય રજોગુણનો ઉદ્રેક હોય તે વખતે તત્વગુણ તો છે જ ચિત્તમાં તો કોઈ વસ્તુનું જ્ઞાન થશે પણ રજોગુણનો ઉદ્રેક હશે તો એ જ્ઞાન સંશયાત્મક જ્ઞાન થશે અને એ જ રીતે સત્વગુણ પણ છે રજોગુણ પણ છે પરંતુ ચિત્તની અવસ્થા કે બુદ્ધિની અવસ્થા તમોગુણવાળી હશે એટલે સાત્વિક તામસ હશે સાત્વિક રાજસ તામસમાં તમોગુણ પ્રધાન હશે તો તે વખતે અજ્ઞાન અથવા ભ્રમાત્મક જ્ઞાન થશે તો મિશ્ર અવસ્થા છે એ કેવો પ્રભાવ પાડે છે કે ભાઈ સત્વ જે ગુણ છે એ જ્ઞાન સપ્લાય કરી રહ્યો છે પરંતુ રજોગુણ તે વખતે એની અંદર સંશય નાખી દઈ રહ્યો છે તો સંશયાત્મક જ્ઞાન થયું એવી રીતે માની લો કે કોઈને આલસ્ય આવ્યું તમોગુણનો ઉદ્રેક થયો આલસ્યની અંદર પણ જેમ થાકી કરીને કે રાત્રે સરખી નીંદર ન થઈ હોય અને બપોરના ભાગમાં અથવા ભોજન વધારે થઈ ગયું હોય ગરિષ્ઠ અને બપોરના સમયમાં આપણે કોઈ જ્ઞાનવર્ધક કે ગંભીર વિષયને લઈને વાંચવા માટે બેસીએ તો ધ્યાન તો થાય પરંતુ તે વખતે તમોગુણના ઉદ્રેકને કારણે તે થનારું જે જ્ઞાન છે એ કોઈક ને કોઈક પ્રકારની અસ્પષ્ટતાવાળું જ્ઞાન થશે તો જે મિશ્ર અવસ્થા છે ગુણોની એમાં જે તે ગુણોનો જે પ્રભાવ છે એ દેખાય છે પરંતુ બહુ ડોમિનેટિંગ કોઈ ગુણ હશે તો તો એ પોતે પોતાનું જ કાર્ય કરશે એમાં બીજા કોઈને વચ્ચે આવવા નહીં દે પણ બીજા કોઈ ગુણનો પ્રભાવ તે વખતે ચાલુ છે અને એક ગુણ કંઈક વધારે પ્રમાણમાં પોતાની વીરી બતાવી રહ્યો છે તો એ મિશ્ર પ્રકારની સ્થિતિ થશે તો ક્રોધ હશે એટલે ક્રોધ પણ યદ્યપી તામસ છે પરંતુ કોઈ બાળક જે વખતે મોટાની આજ્ઞા નથી પાડી રહ્યું અને મોટાને એમ લાગે છે કે એના હિત માટે જરૂરી છે કે થોડું એને ડરાવવું ધમકાવવું તો એ ક્રોધ પ્રકટ કરીને કેલ્ક્યુલેટેડ ક્રોધ પ્રકટ કરીને બાળકની શિક્ષા કરશે તો એ ક્રોધ પણ પાછો કોઈ સાત્વિક નેચરનો ક્રોધ ગણાશે યદ્યપી ક્રોધ છે તામસ છે તો એ રીતે મિશ્ર જે છે એ પણ પોતાના કોઈક ને કોઈ પ્રભાવ પ્રકટ કરે છે તો અહીંયા એ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ચિત્ત આનાથી અનાવિદ્ધ થાય છે કામલોભાદય એમાં જે ચકાર કયો છે એ એના માટે કે કામ અને એટલે રજોગુણ અને તમોગુણ સિવાયના જે ગુણોની મિશ્રાવસ્થા છે એને પણ અહીંયા સમજી લેવાનું એનાથી પણ એ રહે છે અને સત્વાકાર થઈ જાય છે ત્રીજો શું વિષય હતો હા જીજે એ જ હતું એટલે એવું થાય ને કે જયારે સત્વગુણ એટલી સત્વગુણ આપણી સાથે રહેલો છે આપણે કીધું ને એવી રીતે જયારે સત્વગુણનો પ્રભાવ વધારે હોય તો આ અડચણ રૂપ ક્રોધ વગેરે જે છે એ પણ એ સાત્વિક ગણાશે અને ચિત્તમાં સત્વગુણ હશે તો ચિત્ત પ્રસન્ન રહેશે આપણું ભગવત ભક્તિ કરવા માટે એવો અર્થ લેવાય ને એમ નહીં ઉપર જે કહ્યું ને કે જયારે રજોગુણ અને તમોગુણ એના ધર્મો કામ લોભ વગેરે છે એનાથી ચિત્ત અનાવિધ રહેશે એટલે એનાથી વિંધાયેલા વગરનું ચિત્ત જયારે રહેશે તો એમાં તો કેવલ કામ લોભ ને જ ગણ્યા અથવા એમાં તમોગુણ અને રજોગુણને જ ગણ્યા પણ આ બંને ગુણોની તત્વગુણની સાથેની જે મિશ્રાવસ્થા છે એનું શું થશે શું એનાથી પણ ચિત્ત અવિદ્ધ રહેશે તો ચકાર જે છે એ એ વાત માટે અહીંયા વાપર્યો છે કે એ સત્વગુણ સાથેની રજોત્તમો ગુણની મિશ્રાવસ્થા છે એનાથી પણ ચિત્ત અનાવિદ્ધ રહેશે એમ અને તત્વાકાર થઈ જશે હા જીજી મારો શ્લોક પૂર્ણ થાય શું કરશો આગળ લે છે શ્લોક ઉત્તમ ભક્તિમાં જેવી રીતે મહાપ્રભુજી કે છે કે ભક્તિ જે છે નિર્ગુણ હોવી જોઈએ તો પછી અહીંયા સત્વસ્થ ભક્તિ ને કેમ ઉત્તમ કીધી છે અહીંયા તો ધર્મરૂપ કહી રહ્યા છે આ ભક્તિ કોઈ મુખ્ય નો પ્રકાર નથી આગળ મને ત્યારથી એ ક્વેશ્ચન છે અહીંયા ઉત્થાનિકામાં એ વાત કીધી ને કે હવે સાર શ્લોક થી ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ ભક્તિ નું નિરૂપણ કરે છે પછી એવી સંતોષ ભક્તિ ને કેમ ઉત્તમ કીધી છે નિર્ગુણ ના હવે સ્ત્રીજ કરતો નહીં અહીંયા તો ધર્મરૂપ કહેવામાં આવી રહ્યું છે જે પ્રથમ સ્કંદની અંદર અરે પ્રથમાધ્યાય ની અંદર જે પ્રશ્નો ઉભા કર્યા ને કે પ્રથમક જ્ઞાન છે કે સર્વસામાન્ય વ્યક્તિ માટેનું શું ધર્મ છે કે કલિકાલની અંદર જે લોકો મંદબુદ્ધિ છે અલ્પાયુષવાળા છે એ લોકો માટે શું કે વિશેષ ધર્મ શું એ જે બધા સવાલો ઉભા કર્યા છે એના માટે અહીંયા બધું કહેવામાં આવી રહ્યું છે થી આ બધાનો અર્થ આપણે સમજવાનો એટલે અહીંયા ભગવાન આવે છે એના હૃદયમાં થાય છે ને એનાથી એ ચિત્ત પ્રસન્ન થાય છે બધી વાત આવી ને તો મને એમ કે નિર્ગુણ હોય તો ભગવાન આવેશ થાય ને એવી હજી એ ગુણ એની અંદર બચેલા હોય તો કેવી ના ના એવું મતલબ ગુણ બંધન કરતા તો કેવાય જ ભગવાન માટે થોડી એ પ્રતિબંધક બની શકે ભગવાન તો તમે ક્યાં ચાહે એવું નહીં પણ એટલે તો આ શ્લોકમાં તો એટલી જ વાત આવી છે કે ભગવાનનું આપણું હૃદય જે છે એ ભગવાનનું આસન કઈ રીતના બને તો એ આસન બનાવવા માટે આટલી સાત્વિકી અવસ્થા જરૂરી છે અહીંયા આઈ થિંક એટલું જ કહેવા માંગી રહ્યા છે સમજાતી કે રજોગુણ અને તમોગુણના કામ ક્રોધ વગેરે કામ લોભ વગેરે શબ્દની સાથે ભળીને થયેલા કાર્યો છે ચ શબ્દથી બીજા પણ ગુણો ગુણો ભળીને થયેલા કાર્યો છે તે તટસ્થ તરીકે જણાવેલા છે એ નથી સમજાતું હજી પણ તટસ્થ તરીકે એટલે તટસ્થ શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો છે એ જે કામ ક્રોધ વગેરે માટે વાપરવામાં આવ્યો છે કે સત્વ ગુણ માટે વાપરવામાં આવ્યો છે નીચેની ફૂટનોટ છે ને કે કાકા જે મિશ્ર અવસ્થા કીધી ને ગુણોની એ રામચર શ્લોક ની અંદર એનો ઉલ્લેખ નથી પણ એને પણ સમજી લેવાના એવું અર્થ અહીંયા બતાડે છે એટલે આ કામ ક્રોધ આગળ જે કહ્યું કે જે સત્સંગમાં અનુકૂળ છે એવા કામ ક્રોધ ની અહીં તટસ્થ તરીકે વાત કરે છે શું વાત કરવા માંગે છે અહીંયા તટસ્થ શું છે ગુણો તટસ્થ છે સત્વગુણ કે કામ ક્રોધ તટસ્થ છે અરે સત્વ રજસ રજસ તમસ તામસ સાત્વિક આવી જે મિશ્ર જે જાતની અવસ્થાઓ છે ને શુદ્ધ સાત્વિક રાજસ અને તામસ એ ત્રણેયનો તો નામશા ઉલ્લેખ શ્લોકમાં કર્યો છે પણ આવી મિશ્ર ગુણોની જે અવસ્થા છે એનું નિરૂપણ નથી કર્યું એમને પણ અહીંયા સમજી લેવાના એવો અર્થ છે તટસ્થનું કે શ્લોકમાં એમનો ઉલ્લેખ નથી એટલે આપણે એવું સમજીએ કે મિશ્ર અવસ્થા બચી જતી હોય તેવું નહીં એના પણ કાર્યો નષ્ટ થઈ જાય છે શુદ્ધ સાત્વિક બચી જાય છે એમ શ્લોકમાં નામ નથી એટલે આપણને એમ લાગે કે એનો નાશ નહીં થતો હોય પણ એમનું પણ થાય છે એવું સમજી લેવાનું હા હા એટલે સત્વગુણની સાથે ભરેલા જે રજો તમો ગુણ છે એ પણ બધાનો નાશ થઈ જાય છે અને કેવળ સત્વ જ રહી જાય છે એમ હા શુદ્ધ સાત્વિક બચે બીજું બધું ખતમ થઈ જાય હા હા એટલે મિશ્ર મિશ્રિત મિશ્ર અવસ્થા જે તત્વ છે એ બી ખતમ થઈ જાય છે હા સાત્વિક સાથે કોઈ તામસ ગુણ મિશ્રિત હોય કે રાજસ મિશ્રિત હોય તો એ પણ ખતમ થાય અચ્છા અચ્છા હા બરાબર અને એટલે બીજા ગુણોથી સત્વની સાથે બીજા જે કંઈ બી બધા ગુણો ભરેલા છે એ પણ ખતમ થઈ જાય છે કેવળ સત્વ રહી જાય છે હા એટલે અહીંયા કીધું ને કે તટસ્થ તરીકે જણાવે મતલબ શ્લોકમાં એ મિશ્રાવસ્થાનું નામ નથી આપ્યું એટલે આપણને એવું કન્ફ્યુઝન થાય તો કે એટલે હું એ પૂછી હતી કે તટસ્થ શબ્દ સત્વગુણ માટે વાપરવામાં આવેલું છે બરાબર હા રાજા હા પડી ખબર આ પૂર્વાર્ધમાં જે ક્રિયાનો સંબંધ કીધો તે પૂર્વાર્ધમાં ક્રિયાનો સંબંધ નથી તો એમાં કયા સંબંધની વાત કરે છે એટલે સદા રજત તમો ભાવા કામ લોભાદયશ્ચ યે આ પૂર્વાર્ધ થયો શ્લોકનો અને ચેત એ સ્થિતમ સત્ય પ્રસિદ્ધ એ ઉત્તરાર્ધ થયો એ વ્યાકરણ નો વિષય છે એનાથી અર્થ સમજાવે છે અહિયાં કોઈ ક્રિયાપદ નથી ને ન ભવંતી કે એવી જાતનો એ અહીંયા નથી કર્યો તો શા માટે નથી કર્યો કેમ કે એનાથી એ સૂચિત કરી રહ્યા છે કે એનાથી એ જેવી રીતે ઘર ન રહી જાય તો એના અંદર રહેનારો પણ ન રહી શકે એવી રીતે આ મોહ વગેરે છે એને રહેવા માટેનું સ્થાન તામસ રાજસ ચિત્તની નથી રહી જતું

તેથી જે જે વિષ્ણુ શ્લોક અચ્છા હા તેથી જે પ્રાપ્ત થતું તે નીચેના શ્લોકમાં કહે છે તે હા થતું એવમ પ્રસન્ન મનસો ભગવત ભગવત ભક્તિ યોગત ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંઘર્ષ જાયતે એવી રીતે પ્રસન્ન મનવાળા થયેલા અને સંતજેલાને ભગવાનની ભક્તિના સંબંધથી ભગવત તત્વોનું ઉત્તમ જ્ઞાન થાય છે એવી રીતે પ્રસન્ન મનવાળા એટલે આ ઉપર કીધું ને કે ભગવાનનો આવેશ થવાથી મન પ્રસન્ન થાય છે અને સમતજેલા એટલે જે કામ ક્રોધ લોભ છે એ બધું છોડી છોડીએ તો જ ભગવાનની ભક્તિના સંબંધથી ભગવત તત્વોનું ઉત્તમ જ્ઞાન થાય છે એવી રીતે ઉપર કહેલા પ્રકારથી સ્થિર સાધનોથી પરંપરાથી પ્રસન્ન થયેલું છે મન જેનું મન એ સત્વરૂપ થતાં સત્વથી જ્ઞાન થાય છે ભગવદ્ ગીતામાં ચૌદથી ચૌદમો અધ્યાય અને સત્તરમો શ્લોક છે સત્વાત સંજાય તે જ્ઞાનમ રજસો લોક એવ છે એ શ્લોક પરથી એ વાક્ય પ્રમાણે સર્વ વસ્તુઓનું વસ્તુઓનું જ્ઞાન થાય છે પરંતુ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતું નથી એટલે જ્યાં સુધી ગુણ હશે ત્યાં સુધી તત્વનું જ જ્ઞાન થશે પરંતુ ભગવાનના સ્વરૂપનું આપણને જ્ઞાન થતું નથી કારણ કે તે ભગવાન ગુણથી પર હોવાથી ગુણના કાર્યથી જનાય તેવા નથી કારણ કે ભગવાન પોતે નિર્ગુણ છે એટલે એ કોઈ પણ ગુણોથી આપણને જનાય એવા નથી તેથી ભગવાનની ભક્તિના સંબંધથી એમ કહેલું છે જો ભગવાનમાં ભક્તિ હશે તો જ આપણને જણાશે અંતકરણની પ્રસન્નતા ભક્તિ થઈ શકે તે માટે જ છે ભક્તિથી મને મને જાણે છે એટલે એમાં ગીતાજીમાં અઢારમાં અધ્યાયમાં છે પંદર પંચાણો શ્લોક કે ભક્ત્યામાં અભિજાની જાણાતી એ વાક્ય પ્રમાણે ભગવાનનું જ્ઞાન તો ભક્તિથી જ થાય છે તત્વ શબ્દથી હું જેવો ના અર્થનો સમાવેશ કરેલો છે જે જે આ નથી ખબર તત્વ શબ્દથી હું અને જેવો વી વી એટલે વી એટલે ઉપર આપીને વિજ્ઞાનમ વી ઉત્તમ શબ્દથી હથેળીમાં રહેલા આમળાના જ્ઞાનની પેઠે ઉત્તમ જ્ઞાન કહેવાનું ઈચ્છેલું છે સંગ તજેલાને વિશેષણથી આમાં સંન્યાસની પણ અંગ તરીકે જરૂર છે જરૂર છે એમ કહેલું છે અંદરથી અને બહારથી સમતત્વ એટલે વિષયતા જે છે એ છોડવી સારી રીતે વિષયોમાં જેમનું ચિત્ત પ્રવેશેલું છે તેમને વિષ્ણુના આવેશ તો દૂર રહ્યો એ ન્યાય પ્રમાણે પરિત્યાગ વિના ભગવાનનો આવેશ થતો નથી જો વિષયોથી આપણું ચિત્ત હશે તો તેમાં વિષ્ણુનો આવેશ થતો જ નથી અને એ ન્યાય પ્રમાણે પરિત્યાગ વિના ભગવાન એટલે જો એ નહીં છોડીએ જો એનો સારી રીતે ત્યાગ નહીં કરીએ તો ભગવાનનો આપણામાં આવેશ થતો નથી તેથી સાક્ષાત્કાર થાય તેથી તેનો સાક્ષાત પણ થતો નથી એવી રીતે સંન્યાસ એ ઉત્તમ જ્ઞાન પ્રાપ્તિનું કારણ થાય છે એટલે આમાં સંન્યાસ મુખ્ય કીધો હા પણ આજે જે એક આમળા વાળું એના ખબર પડી વી ઉત્તમ શબ્દ શબ્દથી હથેળીમાં રહેલા આમળાની આમળાના જ્ઞાનની પેઠે ઉત્તમ જ્ઞાન ઈચ્છેલું છે એટલે આમળા એ સેન્ટેન્સ જ બેસતું છે આમળા તો ખબર છે ને આપીએ છીએ આપણે હાથમાં તમારા આમળું હોય તો એનું તો જ્ઞાન બહુ સહજ સરળ હોય એમાં ચશ્મા પહેરવાની કે એવી આવશ્યકતા નથી હોતી એમ અહિયાં વિજ્ઞાન થાય છે એમ કહ્યું ને તો એ વિજ્ઞાન વિશેષ જ્ઞાન વિશેષ જ્ઞાન એટલે પાદરું દેખીતું એમ

ત્યાં સુધી ભગવાનનું જ્ઞાન ના થઈ શકે આ શ્લોકમાં એ જ વાત પાછી આવી આગળના શ્લોકમાં અહીંયા એ આવ્યું ને કે તત્વથી જ્ઞાન થાય છે વાક્ય પ્રમાણે સર્વ વસ્તુનું તત્વ જ્ઞાન થાય છે પરંતુ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતું નથી કારણ કે ભગવાન ગુણો પર હોવાથી ગુણના કાર્યથી જણાય તેવા નથી એટલે કોઈ સત્વસ્ત હોય જેવી રીતે આગળ શ્લોકમાં વાત આવી એને પણ ભગવાનનું જ્ઞાન ના થાય તત્વનું જ્ઞાન થઈ જાય આગળ એ એના હૃદયમાં ભગવાન થાય છે એ કેવી રીતે તો અહીંયા વાત આવી ને એ તો ભગવાનના આવેશ થવામાં શું વાંધો છે જો તેવા સમયે લયની અવસ્થા પ્રાપ્ત કરતું હોવા છતાં પણ સદા ઉત્પન્ન થતી ભક્તિના સ્વીકારથી તે ભક્તિનું સ્થાન બનેલ સત્વગુણના ચિહ્ન વાળું હોય ભગવાનનો તેમાં આવેશ થવાથી પ્રસન્ન થાય છે ભગવાનનું હૃદયમાં કે ચિત્તમાં આવેશ થવું એનું મતલબ કે ભગવત જ્ઞાન નહીં મતલબ પ્રભુ પ્રાપ્ત થયા એવું જ કહેવાય ને અને એવું થોડું કહેવાય એવું કોઈ આંતરસ્થિત ભગવાન એવું જ કહેવાય ને અનુભૂતિ ના થાય ભક્ત અહીંયા એને પ્રસન્નતા થાય છે ફલ જે છે પ્રસિદ્ધ શા માટે પ્રસિદ્ધ તો એનું કારણ એ છે કે સત્યાહ સ્થાનભૂત સત્વ નિમિત્તમ ભગવાદ આવેશેન પ્રસિદ્ધ હતી આ પ્રસન્નતા એને પ્રાપ્ત થઈ છે આવી સ્થિતિમાં એ પ્રસન્નતા શા માટે થઈ છે તો એનું કારણ એ છે કે ત્યાં એવું ભગવાનના આવેશના પ્રભાવથી પ્રસન્નતા થઈ છે હવે આ જે સત્વાકારતા છે એ સત્વાકારતા પ્રાકૃત સત્વાકારતા નથી કેમ કે નિવૃત્ત થઈ ગયું આ તો વિશુદ્ધ તત્વ છે વિશુદ્ધ સત્વ અને પ્રાકૃત સત્વ તો અલગ વસ્તુ છે ને વિશુદ્ધ સત્વ તો ભગવાન વિશુદ્ધ સત્વ તો ભગવાનનું ધામ જ છે હા વિશુદ્ધ સત્વમ તવધામ શાંતમ ભગવાન જ્યારે પણ પ્રકટ થાય છે બિરાજે છે કે સ્થિત હોય છે તો વિશુદ્ધ સત્વમાં હોય છે અવતરિત થાય છે તો પણ વિશુદ્ધ સત્વમાં હોય છે એટલે જે અમિશ્રિત ગુણો સાત્વિક રાજસ અને તામસ એ તો અપ્રાકૃત હોય છે અમિશ્રિત સત્વગુણ અમિશ્રિત રજોગુણ અમિશ્રિત તમોગુણ એ તો અપ્રાકૃત છે જેને બ્રહ્મા વિષ્ણુ અને શિવ જેના નિયામક દેવ તરીકે કહેવાય છે તે રીતે અમિશ્રિત તત્વ છે એવું એ તો કહ્યું ને કે તાંબુ પિત્તળ અને લોડું છે એ બધું સોનું થઈ જાય છે તથા છે તદ હૃદય કદાચિદપી ભગવદ આસનમ ન ભવતી યદા પુનઃ રજસ્તમો કારણભૂતયો સત્વતા ભવતી જ્યારે આજે કામલોભ વગેરેના કારણભૂત રજસ્તમો ગુણ છે એ જ્યારે તત્વની અંદર પરિવર્તિત થઈ જાય છે ત્યારે ત્રિભિર નિર્મિતમ પાત્રમ સર્વમ સુવર્ણમ ભવતી તથા ભક્ત્યા સ્પૃષ્ટમ ચિત્તમ સર્વમ સત્વમ ભવતી તો પછી અહીંયા પાછી એ વાત કેમ આવી હવે કે મન સત્વરૂપ થતા સત્વથી જ્ઞાન થાય છે વાક્ય પ્રમાણે સર્વ વસ્તુઓનું જ્ઞાન થાય છે પરંતુ ભગવાન ના સ્વરૂપ નું જ્ઞાન થતું નથી જો ત્યાં ભગવદ આવેશ એ જીવન થઈ ગયું છે અપ્રાકૃત સત્વ ગુણ એના અંદર હોવાને કારણે તો અહીંયા આવું કેમ કીધું કે મન સત્વરૂપ થતા સત્વથી જ્ઞાન થાય છે તત્વ જ્ઞાન થાય પણ ભગવાનનું જ્ઞાન ના થાય એટલે ભગવાન ત્યાં બિરાજવા લાયક સ્થિતિ સર્જાઈ છે પરંતુ જ્ઞાનના અંશમાં ભગવાન હજી એના અંદર એ ગુણનો પ્રભાવ નથી માની રહ્યા એમ સ્વીકારવું જોઈએ બિરાજવા સ્થિતિ કઈ યોગ્યતાના આધારે સત્વસ્થ છે બિરાજવું એટલે શું ભગવાન નું બિરાજવું મતલબ બિરાજવાનો મતલબ જેમ કોઈ વસ્તુ કોઈ જ્ઞાન આપણા ચિત્તમાં સ્થિર થાય તો એ જ્ઞાનનું આપણા ચિત્તમાં સ્થિર થવાનું જે રૂપ હોય છે સંસ્કાર રૂપ હોય કે ઇમ્પ્રેશનના રૂપમાં હોય હવે ભગવાન તો કેમ કે ચિત્તની અંદર જ્ઞાનાકાર રૂપથી પણ વિરાજે તો પણ એમનું આદિદેવી સ્વરૂપથી વિરાજવું સંભવ બની શકે સર્વાકાર હોવાને કારણે પણ પ્રભુ તે વખતે એની અંદર ચિત્તાકાર બની અને બિરાજતા હોય એવું આપણે વિચારી શકીએ એટલે જે ફલ પ્રાપ્તિ રૂપ મતલબ ભગવત પ્રાપ્તિ છે એ ના ના એવું નથી જેમ એ તો શું છે કે જેમ ભગવાન ને જયારે જય વિજયને શ્રાપ થયો તો શનકાદી ઋષિઓને મનમાં ચિંતા થઈ ડર પણ લાગ્યો કે અમારાથી ભગવત ભક્તોને માટે આવું કેમ કહેવાઈ ગયું તો ભગવાને કહ્યું કે એ તો તમારા અંતઃકરણમાં બિરાજીને મેં જ કેવડાવ્યો તો જયારે ભગવાન એ કહી રહ્યા એ પ્રભુનું બિરાજવું છે ચિત્તમાં કે અંતઃકરણમાં કોઈનું પણ એ પ્રભુ વ્યાપક હોવાને કારણે સંભવ બને પરંતુ એની પ્રતીતિ જ્યાં બિરાજી રહ્યા છે જેના અંતઃકરણમાં એને ભગવાનના આદિદૈવિક સ્વરૂપની પ્રતીતિ થવી આવશ્યક નથી તાત્પર્ય છે પ્રભુ તે કાર્ય કરવા માટે ત્યાં બિરાજી ગયા છે પોતાની શક્તિનો પ્રયોગ કરવા માટે પણ એ ભગવદ આનંદની પ્રતીતિ કે ભગવત સાક્ષાત્કાર રૂપા પ્રતીતિ જેમાં બિરાજ્યા છે એમાં એને થાય એ આવશ્યક નથી તો પ્રસન્નતા કઈ જાતની છે આ ચાલ્યા ગયા ને એના કામ વગેરે બધા ચાલી ગયા તો તો હવે પ્રસન્નતા થવી જ છે તો જયારે આ રીતે સાધન પરંપરાથી જેનું મન પ્રસન્ન થયું છે એને હા બોલો શું કહો છો વિશુદ્ધ તત્વ એટલે ગુણોની મિશ્રિત અવસ્થા અને શુદ્ધ અવસ્થા મિશ્રિત અવસ્થા એટલે કેવી રીતે ત્રણેયમાં ત્રણેય ગુણ હોય તે પણ જેમાં જે ગુણ પ્રધાન હોય એ નામથી ઓળખાય એ મિશ્ર અવસ્થા એટલે હું એમ કહેવા માંગુ છું કે જ્યારે મિશ્રિત અવસ્થા નથી રહેતી ત્યારે ખાલી સત્વગુણ ગુણ જ રહી જાય છે વિશુદ્ધ અવસ્થામાં કે રાજસ તામસ રહે છે એ રાજસ તામસ હોય તો એ એ ગુણોનું શું કાર્ય હોય છે કાર્ય નહીં જેવી રીતે સત્વગુણ થી જેમ વિશુદ્ધ સત્વ થયું તેમાં ભગવાન આવેશ થાય એમ વિશુદ્ધ તામસ કે વિશુદ્ધ રાજસ હોય તો એની ઇફેક્ટ શું હોય ઇફેક્ટ એ તો ગુણની અવસ્થા છે જેમ અત્યારે આપણને જે વાયુ પ્રાપ્ત થાય છે એ વાયુની અંદર દરેક પ્રકારના વાયુ અરે દ્વિજ તારે ત્યાંથી ડિસ્ટર્બન્સ આવે છે ઘડી ઘડી તો એમાં કેટલુંક હાઇડ્રોજન હોય કે નાઇટ્રોજન હોય કાર્બન ડાયોક્સાઇડ હોય ઓક્સિજન હોય આ પણ બધા મિશ્રિત અવસ્થામાં હોય પણ એની શુદ્ધાવસ્થા પણ તો હોય ને કોઈ શુદ્ધ ઓક્સિજન શુદ્ધ નાઇટ્રોજન શુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ એવી રીતે તો એવી રીતે ગુણો જે છે એ શુદ્ધ સત્વ શુદ્ધ રજસ કે શુદ્ધ તમોગુણ એમ એની શુદ્ધાવસ્થા પણ હોય છે અને એની મિશ્રાવસ્થા પણ હોય છે હા એટલે એટલે જે કહ્યું આપણે પણ શુદ્ધ સત્વમાં જેમ ભગવાનનો આવે થાય છે આપણામાં એવી રીતે શુદ્ધ રાજસ્ય આપણામાં થાય છે એવું નહીં ભગવાન જ્યારે પણ જ્યાં પણ છે જ્યારે પણ બિરાજે છે ત્યારે એ વિશુદ્ધ સત્વનો ને અધિષ્ઠાન બનાવી અને બિરાજે છે ચાહે અવતરિત થાય છે ચાહે આપણા અંદર પ્રવિષ્ટ થાય છે તો આપણી અંદર પણ એ જાતની શુદ્ધ સત્વાકારતા કરી અને પ્રકટ થાય છે એટલે વસુદેવજી વગેરેને પણ એવી રીતે રહેલા એવી રીતે શુદ્ધ રાજસ હોય તો શું થાય એમ હા તો પ્રભુ એમાં શુદ્ધ રજોગુણ જે છે કે શુદ્ધ તમોગુણ છે એમાં નથી બિરાજતા એમ હા બરાબર બોલતા હતા ને વચ્ચે અટકી ગયા આપણી બોલ્યા ને તો હવે તમે અટકી ગયા હા બોલો શું કહો છો આજે જે દંગલ ભરણ હા આપણે જયારે સત્વગુણ પ્રાપ્ત થાય છે તેની અંદર તત્વ જ્ઞાન થાય છે પણ ભગવત જ્ઞાન પ્રાપ્ત થતું નથી એટલે ભક્તિ ઉત્પન્ન થતી નથી તો ભક્તિ કેવી રીતે ઉત્પન્ન થાય એ તો અહીંયા આગળ કહી રહ્યા છે ને આ શ્લોકમાં અને આના આગળના શ્લોકમાં એનું જ નિરૂપણ છે અહીંયા જે કહેવામાં આવી રહી છે વાત એ છે કે સર્વતત્વનું જ્ઞાન તો થઈ જાય છે પરંતુ ભગવત સ્વરૂપનું જ્ઞાન આ ક્વોલિટી જો હોય તો એનાથી નથી થઈ શકતું કેમ ભગવાન ગુણાતીત છે તો જે ગુણોના કાર્યભૂત જ્ઞાન છે એના પ્રભાવથી ભગવત સ્વરૂપનું જ્ઞાન થઈ શકતો નથી તો એ કેવી રીતે થઈ શકે છે તો એના માટે આગળ કહી રહ્યા છે કે એ ભક્તિ યોગથી છે ભક્તિ યોગથી ભગવત જ્ઞાન છે હા એ તો હવે આગળ નિરૂપણ કરશું હા એક પ્રશ્ન છે આજે છેલ્લે શ્લોકના અંતિમ એમાં લીટીમાં કહ્યું છે ને કે એ ન્યાય પરિત્યાગ વિના ભગવાનનો આવેશ થતો નથી તેથી સાક્ષાત્કાર થાય નહીં એ રીતે સંન્યાસ ઉત્તમ જ્ઞાન પ્રગતિનું કારણ થાય છે તો આમાં જે આ જ વાત આગળના શ્લોકની ભાવાર્થમાં તો આવી ગઈ છે કે જ્યાં સુધી આ ગુણોનો જે છે એના વગરનું ચિત્ત નહીં થાય ત્યાં સુધી સાક્ષાત્કાર થવાનો નથી તો અહીંયા ફરી એને આપ્યું એ કેમ આપ્યું છે અને સંન્યાસ એટલે જે આગળ પેલો ઘર ગ્રહનો ત્યાગ કરીને કરશે તો જ એને આ ફલ પ્રાપ્ત થશે એ એ સમજાવવા માટે સંન્યાસની અહીંયા ફરી વાત કરી છે હા અહીંયા મુક્ત સંગસ્ય ભગવત તત્વ વિજ્ઞાનમ જાય તે એ કહ્યું ને મૂલમાં કે ભગવત તત્વનું વિજ્ઞાન કોને થશે કે જે મુક્ત સંઘ છે તો મુક્ત નો મતલબ શું કે આંતર અને બાહ્ય બંને થી સંઘ જેના છૂટી ગયા છે તેવા તો ભક્તિયોગ જે છે એ મુખ્ય કારણ છે આ ફલ પ્રાપ્તિનું પણ એનું સહાયક કારણ સંન્યાસ છે જે આગળ વાત કરી છે બારમા કે તેરમા અધ્યાયમાં બારમા કે તેરમા શ્લોકમાં વાત કરીએ હા એ તો શરૂઆતથી ચાલી જ રહ્યું છે ને હા હા હા સેવા હા સેવા હા મહત સેવા એ ત્યાગ વિના શક્ય નહીં બની શકે નહીં તો એમાં ઉદ્વેગ એટલે એ પરિત્યાગની અહીંયા વાત કરી છે ને એ જ હા જેજે આમાં આગળ જે વાત કરી છે આપ હમણાં કહી રહ્યા છો કે સંત સજવાનું તો આમાં અહીંયા તો આગળ એવું કહી રહ્યા છે ગુફામાં બેસીને બોલે ને એવું લાગે એવું લાગે છે જે ખબર નહીં આમ બીજો ફોન છે ને એટલે જે છે એટલે એમાં આગળ તો સંગ કરવાનું કહ્યું છે ને અને અહીંયા સંગ તજેલાનું સંગ તજવાનું કહ્યું છે તો અહીંયા એ રીતે કોઈના સંગથી એ રીતની વાત મને નથી લાગતી મને એવું લાગે છે કે અહીંયા જે કામ ક્રોધ લોભ મોહ એ બધા હોય ને એવી રીતનું છે અહીંયા અચ્છા આપ આપ કોને જે હા તો મહાપ્રભુજી તો બીજું કંઈક કહી રહ્યા છે તો આ એટલે એ જે મને સમાધાન નથી થતું જે અચ્છા અત્ર સંન્યાસોપી અંગત્વેન અપેક્ષતે इति आह मुक्त संगस्य इति આ જાતની ભગવત તત્વ વિજ્ઞાન રૂપી જે સિદ્ધિ છે એ સિદ્ધિની પ્રાપ્તિ માટે સંન્યાસ પણ એનો સહાયક આવશ્યક છે એટલા માટે અહીંયા એ વાત કરી કે આ જાતનું તત્વ વિજ્ઞાન જે મુક્ત સંઘ છે એને થાય છે તો મુક્ત સંઘથી અહીંયા અંતર અને આંતર ત્યાગ અને બાહ્ય ત્યાગ એમ બંને કયા છે અને એમાં શાસ્ત્ર વચનનું પ્રમાણ પણ આપ્યું છે કે વિષયાવિષ્ટ ચિત્તા નામ વિષ્ણા વેશસ્તુ દૂરત જેનું ચિત્ત વિષયોમાં લાગેલું છે એમાં વિષ્ણુનો આવેશ શક્ય નથી તેથી પરિત્યાગ વ્યતિરેકેણ ન ભગવદ આવેશ અગર આ જાતનો ત્યાગ કરવામાં નહીં આવે તો ભગવદ આવેશ નહીં થાય અતોનો સાક્ષાત્કાર ભગવદ આવેશ નહીં થાય તો સાક્ષાત્કાર પણ નહીં થાય તેથી સંન્યાસસ્ય કારણત્વ એટલે સંન્યાસ તો જરૂરી છે જ તો આ સંન્યાસ જે એ જ થયું ને આગળ શું કહ્યું કે વિષયોમાં જેમનું ચિત્ત પ્રવેશેલું છે તેમને વિષ્ણુનો આવેશ તો દૂર રહ્યો અંદર ને બહારથી સંતજવો તો એ જ થયું કામ ક્રોધ લોભ મો એ જ રીતના થયા ને જે આમાં તો એ તો અંદરનું થયું કામ ક્રોધ લોભ મો તો અંદરના એ તો બહારથી પણ હોય ને જે જે અંદર ને બહાર પણ કઈ સંન્યાસ કહી રહ્યા છે તો હું શું કરું ના એવું નહીં છે એ તો સાચી વાત છે પણ એ સંન્યાસનો અર્થ બધી રીતે લઈ શકીએ ને આપણે તો કે ઘર છોડીને ત્યજવું એ બી સંન્યાસ છે અને આ પણ એક જાતનો સંન્યાસ કહેવાય કે આને જે ત્યજી રહ્યા છે તો એ પણ એક સંન્યાસ જ એટલે અહીંયા એ એ સેન્સમાં અહીંયા લઈ રહ્યા હોય ને એવું લાગે છે જે અહીંયા જે આપણે કહી રહ્યા છીએ ઘર છોડવું ને તજવું ને એ સંન્યાસ અહીંયા દેખાઈ નથી રહ્યો છે એવી એવું લાગે છે એ તો જેનું ઘર તીર્થ રૂપ હોય જેના ઘરમાં જ એવી રીતે જે મહત ભક્તોનો વાસ હોય જેમની સેવા અને શુશ્રુષા ત્યાં જ થઈ શકતી હોય એને કદાચ જરૂરી ન હોય પણ જેનું ઘર તીર્થરૂપ ન હોય પાપરૂપ હોય મહત ઉપલબ્ધિ ન હોય એને તો છોડવું પડશે ને એટલે તો શરૂઆતથી કહ્યું ને એ વાત પુણ્ય તીર્થ નું સેવન મહત સેવા પ્રવણ વગેરે કરવું તો એ તો વગર ત્યાગે કેમ આ બધા ટેલિફોનિક કોન્ફરન્સ થઈ ગઈ એટલે એવી કોઈ સગવડ બીજી કાઢી લે અને એ રીતે તો પછી પાછું કે જરૂર ન રહી જાય તો સેવા ન થઈ શકે અને જે એકમાં આગળના શ્લોકમાં છે પણ ટાઈમ છે જે પ્રશ્ન રહી શ્લોક આગળ એટલે એનો આગળ ઓગણીસમાં શ્લોકમાં જે હું પૂછવા ત્યારે મારો અવાજ નતો આવ્યો એ વખતે લઈ આપણે ભલે સારું તો આજે અહીંયા